એ આવો આવો આવી ગયા બધા હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો અમેરિકામાં બેઠા બેઠા વિશાલભાઈ વાર્તા સાંભળે છે અને એની બેન વિભૂતિ છે ઓહો હો હો હો આવો આવો મારા નાના નાના ટાબરિયાઓ આજે છે ને આજે હું તમને બધાને ગીજુભાઈ બધેકાની વાર્તા કહેવાનો છું હો ભાઈ ધ્યાનથી સાંભળજો વાર્તાનું નામ છે વાદીલો હજામ <laughs> હજામ હોય ને વાળ કાપે દાઢી કરે હે ને એને હજામ કહેતા હો પહેલાંના જમાનામાં તો ભાઈ આ હજામ તો બહુ વાદીલો હતો હો ધ્યાનથી સાંભળજો એક હતો બ્રાહ્મણ એના પાડોશમાં એક હજામ રે હજામને એવી ટેવ કે બ્રાહ્મણ જે કરે તે કરવું બ્રાહ્મણ નાય ધુએ પાઠ પૂજા ને સંધ્યા માળા કરે તો હજામ પણ એવું કરે બ્રાહ્મણ ટીલા ટપકા કરે તો હજામભાઈ પણ કરે આમ તે બ્રાહ્મણનો વાદ કરીને બ્રાહ્મણને ચીડવે બ્રાહ્મણે વિચાર કર્યો કે આ વાદીલા હજામને કોઈ વાર પાંસરો કરવો જોઈએ એમ કરતા કરતા દિવાળી આવી એ વખતે પણ બ્રાહ્મણ જેમ કરવા લાગ્યો એમ આ હજામ પણ કરવા લાગ્યો બ્રાહ્મણ કે હવે ઘાટ ઘડીએ હવે એને બરાબરનો સબક શીખવો શીખવાડીએ એટલે બ્રાહ્મણે તો પોતાની સ્ત્રીને પોતાની પત્નીને ખાનગીમાં બોલાવીને કહ્યું જો આ હજામ રોજ મારા ચાળા પાડે છે અને મને ચીડવે છે માટે એને સીધો કરવા મેં એક યુક્તિ કરી છે એક વિચાર કર્યો છે હું તને આજે સાંજે કહીશ આજે આપણે બધાએ રાત્રે બાર વાગે નાક કાપી નાખવા છે અને આવતીકાલે નવા નાકે દિવાળી કરવી છે તારે કહેવાનું આ હો નવા નાકે દિવાળી તો આપણે દર વર્ષે કરીએ છીએ અને આ વર્ષે પણ બહુ મજા પડશે રાત્રે વાળું કર્યા પછી જમી લીધા પછી સૂતા સૂતા બ્રાહ્મણે બ્રાહ્મણીને કહ્યું એની પત્નીને કહ્યું અલી સાંભળે છે કે કાલે છે દિવાળી એટલે આપણે બધાએ નવા નાકે દિવાળી કરવાની છે ભાઈ આજે રાતે બાર વાગે તમારા બધાના નાક કાપી નાખીશું અને સવારે રૂપાળા નવા નાક આવશે માટે સૌ તૈયાર થઈ રહેજો સમજા કે બ્રાહ્મણે તો એવું કહ્યું હો એટલે એની પત્ની કે બહુ સારું અમે તો તૈયાર જ છીએ નવા નાકે દિવાળી કરવાની બહુ મજા આવશે બ્રાહ્મણ આ વાત એની પત્નીને ખાનગીમાં કહેવાનો ડોળ કરતો હતો હો ભાઈ ખોટું ખોટું કહેતો હતો ઓલો હજામ હતો ને એ વાત કરતો હતો પણ જાણી જોઈને એટલું બધું મોટેથી બ્રાહ્મણ બોલતો હતો કે હજામ સાંભળે <laughs> હજામભાઈ પૂરે પૂરા વાદીલા એટલે એ મનમાં કે ફિકર નહીં આપણે સાંભળી ગયા છીએ લો બોલો બ્રાહ્મણ ભાઈ પણ આ નવા નાકે દિવાળી કરશે તો આપણે પણ કરવાના હજા મેં તો એવો વાદ કર્યો બ્રાહ્મણને તો કોઈકનો અસ્ત્રોય માગી લાવવો પડશે પણ મારી પાસે તો આ રહ્યો ખાસો મજાનો છે અસ્ત્રો દાઢી કરવાનો કાલે સજાવીને આયણો છે વળી બ્રાહ્મણ કરતા મને નાક કાપતા પણ બહુ સારી રીતે આવડશે એટલે બ્રાહ્મણને ત્યાં સૌને નવા નાક આવશે એના કરતા મારે ત્યાં વધારે સારા નાક આવશે ભાઈ એણે તો એવું વિચાર્યું સૌ સૂઈ ગયા મધરા થઈ ત્યાં તો બ્રાહ્મણ જાગ્યો અને ખાટલામાં સૂતો સૂતો એની પત્નીને કે એલી આમ આવ આમ આવ આમ મારે તારું નાક કાપવું છે એની પત્ની પણ ખાટલામાં સૂતી સૂતી જ બોલી હો ખોટું ખોટું લ્યો આવી કાપો હવે નાક તરત જ એની પત્ની જાણે નાક કપાયું હોય ને એમ ઓય ઓય ઓય ઓય ઓય ઓય ઓય ઓય ઓય એમ કરતી બૂમો પાડવા લાગી બ્રાહ્મણ સૂતો સૂતો જ કે લે હવે રોમાં રોમાં પાટો બાંધું સવારે બીજું સારું નાક આવશે એની પત્ની તો હું એમ ખોટું ખોટું રડતી રડતી સૂઈ ગઈ હો પછી બ્રાહ્મણે ઉપર પ્રમાણે પોતાના છોકરાના નાક કાપવાનો ઢોંગ કર્યો અને સૌ કરતા થોડીક વાર શાંત પડી ને સૂઈ ગયા હવે પેલો હજામ નાક કાપવા તૈયાર થયો હો ભાઈ તેણે મનમાં વિચાર્યું બ્રાહ્મણે તો સૌ નાક નાક કાપ્યા એટલે હવે આપણે પણ કાપવા જ જોઈએ હજામે કોથળીમાંથી નવો સજેલો પાણીદાર અસ્ત્રો કાઢ્યો અને હળવે હળવે એની પત્નીના ખાટલા પાસે જઈને પત્નીનું નાક હફ દઈને કાપી નાખ્યું લો બોલો એની પત્ની તો ચીસે ચીસ પાડતી પથારીમાંથી ઉઠી પણ અજામે હાથ પકડીને કહ્યું સુઈ જા સુઈ જા પાટો બાંધું સવારે બીજું સારું નાક આવશે બ્રાહ્મણે હમણાં જ સૌના નાક કાપ્યા એ નવે નાકે દિવાળી કરે તો આપણે કરવી જોઈએ ને લો બોલો એ ભાઈને તો આવો વાદ હતો હજામની પત્નીના નાકમાંથી લોહી જાય ભાગ્યું હો પણ કરે શું પછી હજામે હોશિયારીથી પોતાનું નાક પણ અસ્ત્રાથી ઉડાવી દીધું હજામને ખૂબ પીડા થઈ પણ નવે નાકે દિવાળી કરવાની હોશમાં અને હોશમાં એ પણ નાકે પાટો બાંધીને સૂતો સવાર પડી એટલે બ્રાહ્મણે બ્રાહ્મ એની પત્નીને કહ્યું હો એ કેમ છે સૌના નાક કેવા આવ્યા છે બધા કે બહુ સારા બહુ સારા બહુ સારા નાક આવ્યા છે બ્રાહ્મણ કે કોઈને કશી પીડા તો નથી થઈ ને દુખતું તો નથી ને સૌ કે ના રે પીડા શાની અમે તો નિરાતે ઊંઘી ગયા હતા પછી તો સવાર પડી સૂર્ય ઉગ્યો તડકા થયા પણ હજામ અને એની પત્નીને ના કાયવા નહીં હો ભાઈ હજામ તો વિચારમાં પડ્યો પણ પાછું મન સાથે સમાધાન કર્યું આપણે તો નાક મોડા કાપ્યા છે એટલે કદાચ મોડા આવશે અને બ્રાહ્મણ કરતા સારા આવવાના એટલે જરા વાર તો લાગે જ ને એવું ભાઈએ વિચાર્યું હો નવ વાગ્યા પણ હજામ અને એની પત્નીને ના આવ્યા નહીં ભાઈ ત્યાં તો રાજાનું માણસ અજામને તેડવા આવ્યું માધા એ માધા અલા હજી કેમ નથી આવ્યો રાજા બાપુ રાહ જોઈને બેઠા છે એમની દાઢી કરવાની છે વાળ કાપવાના છે માધો અજામ ગુંગણો ગુંગણો બોલ્યો બાપુને કહો કે તમારા માધાએ નવા નાકે દિવાળી કરવા એનું નાક કાપ્યું છે અને નવા નાકની રાહ જોઈને સૂતો છે નવું નાક આવશે ત્યારે રાજા બાપુ પાસે આવશે <laughs> એનું તો નાક કપાઈ ગયું હતું ને ભાઈ એટલે ગુંગણું ગુંગણું બોલો બિચારો અને ભાઈ પછી તો હજામભાઈને નાક આવ્યું નહીં અને ત્યારથી હજામભાઈ આ બ્રાહ્મણના ચાળા પાડવા ભૂલી ગયા હો કોઈનો વાદ કે કોઈ દિવસ કરવું નહીં એવું એણે તો વિચાર્યું ભાઈ અને ના કપાઈ ગયું ભાઈનું હો તો ભાઈ મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશો ભાઈ આવજો